ભગવાનની આંખ જગત જોવા માટે નથી જગત પ્રભુએ જ બનાવ્યું છે ભગવાનને જગત જોવાની ઈચ્છા થતી નથી ભગવાનની જે આંખ છે તે જીવને જ્ઞાન વૈરાગ્ય આપવા માટે એક આંખમાં જ્ઞાન છે એક આંખમાં વૈરાગ્ય છે ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવવું જે ઘરમાં ભગવાનની સેવા થતી નથી એ ઘર ઘર નથી ઘરની શોભા ભગવાનના લીધે છે તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય ત્યાં ભગવાનને ફજરાવો કેટલાક લોકો રસોડામાં જ નાનકડા ખોખલામાં ભગવાનને બેઠ દે છે ભગવાન ઘરના માલિક છે ઘરની શોભા ભગવાનના લીધે છે જે ઘરમાં ભગવાનની સેવા થતી નથી એ ઘરમાં પાણી પણ પીવું નહીં જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી એ ઘર ઘર નથી સ્મશાન જેવું છે એ અતિશય અશુદ્ધ છે ઘરમાં ભગવાનની સ્થાપના કરો પ્રભુનું સ્વરૂપ બંધાવો બહુ પ્રેમથી પૂજા કરો ભગવાનનો સુંદર શૃંગાર કરો ભગવાન માં મનને સ્થિર કરવું એ બહુ કઠણ છે મન સ્વભાવથી ચંચલ છે મનને સ્થિર કરવું કઠણ છે આંખને સ્થિર રાખવી એ કઠણ નથી તમારા ભગવાનમાં આંખ સ્થિર કરો ભગવાનના દર્શનમાં ધારા શોધો ભગવાનના માં જે ધારા એ વૈષ્ણવ આંખ ભગવાન મહારાજ ભગવાન ના દર્શન કરતા કરતા ભગવાન ના નામ નો જપ કરો ત્યારે ભગવાનને કહેજો એક વાર તમે મને નજર આપો ભગવાનના આંખમાં ધ્યાન છે વૈરાગ્ય છે ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ થાય સાધારણ માનવ જ્ઞાનને ઉત્પન્ન કરે છે સંતો મહાત્માઓ જ્ઞાનને પ્રગટ કરે છે જ્ઞાનને ઉત્પન્ન કરો જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે બહુ પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થશે ચાર મહિના છ મહિના પુસ્તક વાંચવાનું છોડી દે તો જ્ઞાન ને ભૂલવા લાગશે બહુ પુસ્તકના પાછળ પડવું નહીં દર્શનમાં સ્મરણ ઉત્પન્ન થશે ઉત્પન્ન થયેલું જ્ઞાન તકશે જીવન ભૂલાશે નહીં સાધારણ માનવ પુસ્તકના પાછળ પડે છે અને સંતો ના પાછળ પડે ભક્તિમાં સ્થિર થાય ભક્તિ કરવાથી પછી મૂર્તિ પ્રગટ થાય જ્ઞાન તમારા હૃદયમાં છે ભગવાન તમારા હૃદયમાં છે વાદળ વાયુ છે તેથી દેખાતા નથી વાસનાનો વિનાશ કરવો છે વાસનાનો વિનાશ ભક્તિથી જ થાય છે શ્રી રામ શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય જ્ઞાન પ્રગટ થાય વિદુરજીના જેવી ભક્તિ કરો ગઈકાલે વિદુરજીની કથા સંભળાવી તમે એવી ઈચ્છા તો રાખો મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે વિદુરજી ભગવાનની ભક્તિ ભોગ માટે કરતા નથી વિદુરજી ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે છે ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન છે જે ભગવાનની ભક્તિ કરે છે ભગવાન એના ઘેર આવે છે તમે એવી ઈચ્છા રાખો કે મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે મારે તે જોવું છે પરમાત્માને કોઈ આમંત્રણ આપી શકે નહીં પ્રભુ સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને તમારા ઘેર આવવાની ઈચ્છા થાય ભક્તિ તેની સફળ છે કે જ્યારે ભગવાનને ભૂખ લાગે ભક્તિ તેની સફળ છે જેના ઘરમાં ભગવાન ને ખાવાની ઈચ્છા થાય જ્યાં અતિશય પ્રેમ છે તમે પણ માગીને ખાઓ છો અને ઓછો પ્રેમ હોય ત્યાં તમને કોઈ આપે છતાં તમે લેતા નથી કોઈના ઘેર જમવા ગયા ભોજન પૂરું થયું છે ઉઠવાની તૈયારી છે પેટ ભરાયું છે પેટમાં આવી જગા નથી તમારો ખાસ કોઈ પ્રેમી લાડુ પીરસવા આવે મૂકો છો કે તમે પીરસવા આવ્યા છો ને અડધો લાડુ મને ખાવાની ઈચ્છા નથી ભૂખ નથી પણ પીરસનાર માટે અતિ પ્રેમ હોય તો તમે ભાગો છો જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ ભાગી દેખાય અને જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં કોઈ આપે તોય લેતો મીઠાઈમાં મીઠાશ નથી હોતી મીઠાશ પ્રેમમાં પ્રેમ રસ અતિ મધુર રસ છે કદાચ તમારો શત્રુ તમને બરફી આપે તો એ બરફી તમને કડવી લાગશે બરફીમાં મીઠાશ નથી મીઠાશ તો પ્રેમમાં હોય પ્રેમ રસ અતિ મધુર રસ છે ભગવાનને ભૂખ લાગી ભગવાન માગે છે ભક્તિ તેની સફળ છે જયારે ભગવાન માગીને આરોગ્ય છે જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં અતિશય પવિત્રતા છે ત્યાં જ પરમાત્મા આવે છે ત્યાં જ ભગવાન આરોગ્ય છે પરમાત્માને ભૂખ લાગે વેદોમાં વર્ણન છે ભગવાન ખાતા નથી ભગવાન પાણી પીતા નથી ઋગ્વેદમાં વર્ણન આવે છે સમાનમ વૃક્ષમ પરીશસ્વ જાતે તયોરન્ય સ્વાદુ અતિ અન્ય અનસ્નન નભિચાકસી સંસાર વૃક્ષ છે આ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે એક પક્ષીનું નામ છે જીવ બીજો જે પક્ષી છે એનું નામ છે શિવ જીવ રૂપી પક્ષી વિષય રૂપી ફળ ખાય છે છતાં દુર્બળ છે બીજું જે પક્ષી છે એ સાક્ષી ભાવે જુએ છે એ ખાતો નથી એક અશ્નમ અને અન્ય અનશ્ન જીવ વિષય રૂપી ફળ ખાય છતાં દુર્બળ રહે છે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે પોતાના સ્વરૂપમાં સ્થિર છે એ પુષ્ટ છે ભગવાન ખાતા નથી ભગવાન પાણી પીતા નથી ભગવાન તો બધાને ખવડાવે છે ભગવાન વિશ્વભર છે ખરેખર ભગવાનને ભૂખ લાગી જાય તો ભગવાનની ભૂખ પણ ભગવાનના જેવી જ છે ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી ભગવાનને પ્રેમની ભૂખ પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને પરમાત્મા જીવ પાસે પ્રેમ જ માગે છે ભગવાન સદાના માટે પ્રેમના ભૂખ્યા છે પત્ની નો કેવો પ્રેમ હતો ભગવાન મારા ઘેર આરો મારે દર્શન કરવા છે મારે પ્રભુ પાસે કઈ માગવું નથી ભગવાન કેવી રીતે આરોગ્ય છે તે મારે જોવું છે જેની ઈચ્છા શુદ્ધ છે એની ક્રિયા શુદ્ધ થાય છે જેની ઈચ્છા શુદ્ધ નથી એની ક્રિયા પણ શુદ્ધ થતી નથી વિદુર પત્નીની સદીચ્છા છે ભગવાન મારા ઘરમાં આવે મારા ઘરમાં ભગવાન ભોજન કરે વિદુર પત્નીનો એ મનોરથ સફળ થયો તમે પણ એવી ઈચ્છા તો રાખો ભગવાન મારા ઘરમાં વિદુરજીના એવી ભક્તિ કરો તમારા ઘેર એક દિવસ ભગવાન આવશે વિદુરજી આખો દિવસ ભક્તિ કરતા હતા મનને એક મિનિટ પણ પાપ કરવાની રજા આપશો નહીં તમારી રજા લઈને જ મન પાપ કરે છે આત્માની પ્રેરણા વિના મન પાપ કરી શકે જ નહીં મન તો નોકર છે આત્મા માલિક છે તમારા મનને કોઈ સારા કામમાં પરોવી રાખે તન અને મનને સર્વકાળ કોઈ સત્કર્મમાં પરોવી રાખો વિદુરજી ધ્યાન કરે ધ્યાન કરતા મન છટકી જાય ત્યારે પ્રેમથી પૂજા કરે પૂજામાંથી પણ મન છટકી જાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરે કીર્તન કરતા કરતા પણ આળસ આવે ભાગવત નો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે તમારા મનને શ્રી કૃષ્ણ થી દૂર જવા દેશો મન જયારે ભગવાન થી દૂર જાય છે ત્યારે જ પાપ કરે છે તમારા મનને ભગવાનના ચરણમાં રાખો ચરણમાંથી હટી જાય તો નામમાં રાખો નામમાંથી ભગવાન મન હટી જાય તો ભગવાનની લીલામાં મનને રાખો મન ઈશ્વરથી દૂર ન જાય મનને સારા કામમાં પરોવી રાખો નહીં તો મન ખરાબ વિચાર કરશે વેદુરજી આખો દિવસ ભક્તિ કરે છે એમનો પ્રેમ એટલો બધો વધી ગયો કે ભગવાન નું આકર્ષણ મોટા મોટા રાજાઓ ઋષિઓ શ્રી કૃષ્ણ ભગવાન ને આમંત્રણ આપે મારા ઘેર પધારો મારા ઘેર પધારો વિદુરજી આમંત્રણ આપવા ગયા નથી વગર આમંત્રણે ભગવાન આવે છે જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં અતિશય પવિત્રતા છે ત્યાં પરમાત્મા આવે છે વિદુરજીના જેવી ભક્તિ વિદુરજી કેવી રીતે ભક્તિ કરતા હતા ગઈકાલે કથામાં વર્ણન કર્યું છે આખો દિવસ ભક્તિ કરે અતિશય ભૂખ લાગે ત્યારે એક વાર સાદું ભોજન કરે આખો દિવસ ભક્તિ કરે વિદુરજી નો પ્રેમ વધી ગયો નું આકર્ષણ થયું યશોદા મૈયા બાલકૃષ્ણને ગોદમાં લઈને પ્રેમથી સમજાય બેટા કન્યા તું મોટો થયો તું ચોરી કરવા જાય છે સારું નથી ચોરી કરવાનું હવે છોડી તું તો રાજાનો દીકરો છું તારા ઘરમાં ઘણું માખણ છે હું તારા મિત્રોને માખણ આપીશ તને માખણ આપીશ તું ચોરી કરવા કેમ જાય ગામમાં બધાને ખબર પડે કે આ ચોરી કરે છે તે મોટો થયા પછી બહુ તને કોણ આપશે તારું લગ્ન નહીં થાય યશોરામ મૈયા નાનાને સમજાવે તું ચોરી કરવાનું છોડી દે તું ઘરનું માખણ કેમ ખાતો નાનાએ કહ્યું કે માં મને ઘરનું માખણ ભાવતું નથી આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય લાલાને ઘરનું માખણ ભાવતું નથી અરે ગોપીના માખણમાં મીઠાશ છે કે ગોપીના પ્રેમમાં મીઠાશ માખણમાં ગોપીનો પ્રેમ છે પ્રેમ રસ અતિ મધુર રસ લાગે છે શ્રી કૃષ્ણને ઘરનું માખણ ભાવતું નથી ગોપીઓના ઘેર જેને માખણ આરોગ્ય સફળ થઈ બાર વર્ષ સુધી વિદુરજી પત્ની સાથે પર્ણકુટીમાં રહીને આખો દિવસ ભક્તિ કરતી ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો ભક્તિનું ફળ ભગવાન છે મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે વિદુર નો પ્રેમ વધી ગયો ભગવાન નું આકર્ષણ થયું ભગવાન ને ભૂખ લાગી વિદુરજીના ઘેર માગીને ભગવાન આરોગ્ય ને કૃતાર્થ કરીને શ્રી કૃષ્ણ ધર્મ રાજા ને મળવા માટે ગયા વિદુરજીએ વિચાર કર્યો કૌરવોના ઘરમાં પ્રભુએ પાણી પણ પીધું નથી મને એવું લાગે છે કે હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે અને તેથી જ પાણી પીધું નથી વિદુરજીએ વિચાર કર્યો એક વાર હું ધૃતરાષ્ટ્ર ને સમજાવું એ માની જાય તો સારું છે ધૃતરાષ્ટ્રનો સંગ ભક્તિમાં વિઘ્ન કરે છે તેથી ધૃતરાષ્ટ્રને છોડીને વિદુરજી પર્ણકુટીમાં રહેતા કોઈનો પણ સંગ ભક્તિમાં વિઘ્ન કરે એનાથી દૂર રહેજો પણ કોઈ જીવના માટે મનમાં ખુભાવ લાવશો સાધારણ માનવ કોઈનો ત્યાગ કરે છે ત્યારે એના માટે કુભાવ રાખે છે એ બહુ ખરાબ છે એનું નામ લેશો નહીં કોઈ પણ જીવના માટે જે કુભાવ રાખે એના ભક્તિમાં બહુ વેર આવે કોઈ પણ જીવના માટે જે કુભાવ રાખે એનું મન બહુ બગડે છે જીવ ઈશ્વર નો અંશ સજ્જન દુર્જન ધર્મ અધર્મ પાપ અને પુણ્ય આ સર્વનો આધાર ભગવાન છે પાપથી દૂર રહેજો પાપીનો તિરસ્કાર ન કરો જે પાપીનો તિરસ્કાર કરે છે એક દિવસે પાપી થઈ જાય છે પાપીનો તિરસ્કાર ન કરો પાપ કોના છે થતું નથી બધાના આધાર ભગવાન છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ધર્મ જે છે એ ભગવાનના હૃદયમાં છે અને અધર્મ ભગવાનના પીઠમાં છે અધર્મ નો આધાર કોણ અધર્મ ક્યાંથી આવે રાત્રિ છે તેથી દિવસ ની કિંમત છે રાત્રિ ન હોય તો દિવસની કિંમત નથી દુર્જન છે અને તેથી સજ્જન નો મહિમા વધે છે દુર્જનમાં પણ સદભાવ રાખે દુર્જનથી દૂર રહેજો દુર્જનનો સંગ ન કરો પણ દુર્જનના માટે મનમાં ખોભાવ લાવશો વિદુરજીએ વિચાર કર્યો ધૃતરાષ્ટ્રને કુસંગ થયો છે તેથીની બુદ્ધિ બગડી છે એક વાર એને હું સમજાવું એ માની જાય તો સારું છે મને એવું દેખાય છે હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરે ધૃતરાષ્ટ્રના માટે સદભાવ છે દુર્જનના માટે પાપીના માટે મનમાં સદભાવ રાખે પાપનો તિરસ્કાર કરો પાપીનો તિરસ્કાર ન કરો બધાનો આધાર ભગવાન છે શાસ્ત્રોમાં લખ્યું છે ધર્મ ભગવાનના હૃદયમાં છે અને અધર્મ ભગવાનના પીઠમાં છે જે અધર્મનો તિરસ્કાર કરે છે એ ભગવાનના પીઠમાં ધબ્બો મારે ભગવાનના પીઠમાં અધર્મ છે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવે છે એક વાર એને હું સમજાવું એ માની જાય તો સારું છે મધ્યરાત્રિના સમયે વિદુરજી આવ્યા છે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સુંદર ઉપદેશ કર્યો એને મહાભારતમાં વિદુર નીતિ કે છે મંત્રીણો વૈદુરિકમ વદંતી સુંદર વિદુર નીતિનો ઉપદેશ કર્યો છે ધૃતરાષ્ટ્ર ને કહ્યું છે આ દુર્યોધન જે છે માનજે એ તારો પુત્ર નથી તારું પાપ છે અતિશય જયારે પાપ વધે છે ત્યારે દુર્યોધન જેવો દુરાચારી દીકરો ઉત્પન્ન થાય અતિશય પુણ્ય વધે તો સત્પુત્ર નો જન્મ થાય દશરથ સુકૃત રામુધરી દે જનક સુકૃત મૂર્તિ વહી દે દશરથ રાજાએ અનેક જન્મમાં બહુ તપશ્ચર્યા કરી દશરથ મહારાજ જીતેન્દ્રિય છે તપસ્વી છે ભગવત ભક્ત છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરતા હતા ભગવાન અનેક વાર દશરથ મહારાજને કે તમે માગો કે મારે કઈ માગવું ભગવાન ને એવું થયું દશરથ મહારાજને હું શું આપું એ સતત મારી ભક્તિ કરે છે હવે એમનો હું દીકરો છું જે જગત નો પિતા છે એ દશરથ મહારાજ ના પુત્ર થયા અતિશય ભક્તિ વધે પુણ્ય વધે તો સત્પુત્ર નો જન્મ થાય પુત્ર થવાથી સુખ મળતું નથી પુત્ર લાયક હોય તો સુખ આપે દુર્યોધન ના જેવો નાલાયક દીકરો હોય તો મા બાપ ને રડાવે છે વિનાશ કરે છે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે આ દુર્યોધન જે છે એ તારું પાપ છે છોડી દે દુર્યોધન નો મોહ છોડીને અર્જુ રાજ પાંડવોને તું આપી તો તારું કલ્યાણ થશે શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુત્ર અતિ પાપી હોય તો એને પિતાએ પૈસો પણ ન આપ્યો આથી પાપીને પૈસો આપવો એ તો પાપ કરવાની પ્રેરણા છે આથી પાપીને પૈસો ન મળે તો એ વધારે પાપ કરશે ધૃતરાષ્ટ્ર જાણતો હતો દુર્યોધન દુરાચારી છે દુષ્ટ છે એની દુર્યોધનમાં એવી મમતા હતી પુત્રનું પાપ છુપાવે છે પુત્ર સાથે અતિશય પ્રેમ કરે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો છે એક દુર્યોધનનો મોહ તું છોડે તો તારા વંશનું કલ્યાણ થશે તું દુર્યોધનમાં મમતા રાખે છે હવે તારા વંશનો વિનાશ થશે આ તારા વંશ નો વિનાશ કરવા માટે તારું પાપ જ દુર્યોધન ના રૂપે આવ્યું એનું મોતું છોડી દે જયારે ધૃતરાષ્ટ્રે કહ્યું છે હું પાંડવોને જાણું છું પાંડવો ધર્મની મૂર્તિ છે પાંડવો તો એવું જ માનશે રાજના માટે ઝઘડો કોણ કરે યુદ્ધ કરવાથી અનેકના વંશનો વિનાશ થશે યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે પાંડવો ધર્મની મૂર્તિ છે પાંડવો તો એવો જ વિચાર કરશે આખું જીવન વનમાં રહીને કંદમુ ફળ રાજના માટે ઝઘડો કરવો નથી ધૃતરાષ્ટ્રને એવો વિશ્વાસ હતો કે પાંડવો યુદ્ધ કરવાના નથી એ યુદ્ધ નહીં કરે ત્યારે વિદુરજીએ કહ્યું છે યાદ રાખજે પાંડવો યુદ્ધ ન કરે તો ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરશે અને કૌરવોનો વિનાશ કરશે <laughs> શ્રી કૃષ્ણ ધર્મ તો મારા ધર્મનું રક્ષણ કરવા માટે જ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાયુએ શ્રી કૃષ્ણ ભગવાનને સનાતન ધર્મ અતિશય પ્રિય છે અને તે ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં ભગવાન આવે છે ધર્મ એ જ ભગવાન છે જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં ભગવાન છે જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન નથી લોકો થોડી ભક્તિ કરે છે વેદાંતના પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો પણ કરે છે ધર્મ પાળતા નથી જે ધર્મ છોડે છે એનું જ્ઞાન ટકતું નથી જે ધર્મ છોડે છે એના ભક્ત ભક્તિમાં બહુ વિઘ્ન જ્ઞાન અને ભક્તિ ધર્માનુકૂળ હોય તો જ સફળ છે ધર્મ વિરુદ્ધ ભક્તિ ધર્મ વિરુદ્ધ જ્ઞાન ટકશે નહીં ધર્મ છોડવો નહીં કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે કે અમે જ્ઞાનમાં આગળ વધ્યા છીએ જ્ઞાનમાં આગળ વધ્યા પછી ધર્મની જરૂર રહેતી નથી છે જેને દેહનું ભાન છે એને ધર્મની જરૂર છે જેને કોઈ દિવસ યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું જે શરીર થી અલગ રહે છે એને ધર્મની જરૂર નથી જેને દેહ ભાન ધર્મ બદલવો નહીં સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો મહાત્માઓ થયા છે એટલા કોઈ ધર્મમાં થયા એટલે પાંડવોની જીત થાય માટે કપટ પણ કરે જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન માથું નમાવે છે જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન વિરાજે છે વધારે તો શું જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન સેવા પણ કરે છે અર્જુન ની સેવા કરી છે અર્જુન નો રથ ચલાવે છે અર્જુનના ઘોડાઓને પાણી પીવડાવે છે જે નો માલિક છે જે ઈશ્વર છે જે લક્ષ્મીનો પતિ છે એને અર્જુનના ઘોડાઓની સેવા કરવાની શી જરૂર છે અર્જુનના શ્રી કૃષ્ણ સારથી થયા છે સારથી થવાનો અર્થ છે નોકર થવાનો ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે સેનયોર ભયોર મધ્યે પ્રથમ સ્થાપય મેં અચ્યુત જેમ કોઈ મોટો શ્રીમાન પોતાના નોકરને એમ છે કે મારી ગાડી ત્યાં તું લઈ જાય અર્જુન એવું બોલ્યો છે ભગવાનને કે છે મારો રથ ત્યાં લઈ જાઓ સ્થાપય એક વચન છે ભગવાન અર્જુન ના સારથી કેમ થયા છે માં એવું શું હતું કે ભગવાન અર્જુનના સેવક થયા નોકર થયા છે અર્જુનમાં એક જ મોટો સદગુણ હતો અર્જુન ધર્મને મોટો ભય માને જીવનમાં ધન મોટું નથી પ્રાણ મોટા નથી ધર્મ મોટો છે ધર્મનું રક્ષણ કરવા માટે પ્રાણનો ભોગ આપ્યો છે પ્રાણનો ભોગ આપીને પણ રક્ષા કરે મહાભારતના હોવાનો પર્વમાં કથા આવે પાંડવો રાજમહેલમાં રહેતા હતા અને વનવાસી થયા વનવાસના દુઃખમાં એકવાર ભીમ આકળાયા છે અને તે આકળાયેલા ભીમ ધર્મરાજાને ઠપકો આપે છે મોટા ભાઈ તમે જુગાર રમવા ગયા તેથી અમારી હાદશા થઈ ગઈ તમારા લીધે અમે દુઃખી થયા છે તે સમયે અર્જુન ભીમ ને સમજાવે છે કોઈ દિવસ આવું બોલીશ નહીં મોટા ભાઈ જે કઈ કરે તે યોગ નર્મદા જાણે છે જુગારમાં કલીનો નિવાસ છે છતાં જુગાર રમવા ગયા છે ક્ષત્રિય નો ધર્મ છે કોઈ યુદ્ધ નું આમંત્રણ આપે તો ક્ષત્રિય ના પાડી શકે છે જુગારનું કોઈ આમંત્રણ આપે તો ક્ષત્રિયને ના પાડી શકે નહીં ધર્મના જાણતા હતા ધર્મ સમજીને જુગાર કરે દુર્યોધને બહુ કપટ કર્યું છે તેથી પાંડવોની હાર થઈ છે મોટાભાઈ જે કરે છે તે યોગ્ય છે મહાભારતમાં પાંડવોનું સ્વરૂપ સમજાવ્યું છે અર્જુન નર છે શ્રી કૃષ્ણ નારાયણ નર નારાયણ સાથે જ રહે છે નર નારાયણ ની જોડી છે આ શરીર રૂપી રથમાં છે યુધિષ્ઠિર મહારાજ ધર્મની મૂર્તિ છે ભીમ એ બળ છે અર્જુન એ જીવાત્મા છે નકુલ જ્ઞાન છે સહદેવ બુદ્ધિ છે ધર્મ બળ જ્ઞાન અને બુદ્ધિ આ ચાર ગુણ વાળો જે જીવ એ જ અર્જુન છે દ્રૌપદીના પાંચ પતિ નથી પાંડવો પાંચ છે તત્વ એક છે દ્રૌપદી દયાનું સ્વરૂપ છે દયાનું લગ્ન ધર્મ સાથે છે દયાથી જ ધર્મ સફળ થાય એ ધર્મ શા કામનો જે ધર્મથી કોઈને દુઃખ થાય દ્રૌપદી દયાની મૂર્તિ છે દ્રૌપદી નું લગ્ન ધર્મ સાથે દયાથી જ ધર્મ સફળ થાય ભીમ બળ નું સ્વરૂપ છે દ્રૌપદી નું લગ્ન ભીમ સાથે બળ સાથે છે બળવાને દયાળુ હોવું જોઈએ કોઈનો વિનાશ કરવા માટે નથી ભય રક્ષણ કરવા માટે બળમાં દયાનો સાથ ન હોય તો એ બળવાન અનેકને રડાવશે ભીમ બળની મૂર્તિ છે એનું લગ્ન દયા દ્રૌપદી સાથે છે અર્જુન જીવાત્મા છે નકુલ જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન દયાથી જ સફળ થાય જ્ઞાની પુરુષો એવું માને છે બીજાનું દુઃખ એ મારું દુઃખ બીજાનું સુખ એ મારું સુખ મારા અંદર જે ભગવાન છે એ જ સર્વમાં છે જ્ઞાન દયાથી સફળ થાય દ્રૌપદી દયાની મૂર્તિ છે દ્રૌપદી પંચ પાંડવોની પત્ની છે પાંડવો પાંચ નથી એક જ તત્વના નામ અનેક છે યુધિષ્ઠિર મહારાજ ધર્મ છે ભીમ બળ છે અર્જુન જીવ છે નકુ જ્ઞાન છે સહદેવ બુદ્ધિ છે ભગવાન ને ધર્મ અતિશય પ્રિય છે જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન માથું નમાવે જે ધર્મ છે ત્યાં ભગવાન બતાવે છે કે મારી હાર છે ધર્મની હાર થતી નથી ધર્મની હારે ભગવાનની હાર છે પાંડવોની જીત થાય માટે શ્રી કૃષ્ણ કપટ કરે છે ધર્મની હાર થતી નથી આ કલિયુગમાં એવું દેખાય છે કે ધર્મની હાર છે કલી અધર્મ નું પ્રતીક છે અધર્મના રાજ્યમાં ધર્મની હાર છે એવું દેખાય છે આજે ભલે ધર્મની હાર દેખાય અંતમાં ધર્મની જીત થવાની છે ધર્મની હાર થતી નથી ધર્મની હારે ભગવાનની હાર છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ધર્મ એ જ ભગવાનનું નામ છે ધર્મો ધર્મ વિરુદ્ધ શ્રી કૃષ્ણ ધર્મની મૂર્તિ છે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું છે અને તે ધર્મો ધર્મ વિરુદ્ધ તમામ શ્લોકના ભાષ્યમાં લખ્યું છે ધર્મ છોડવો નહીં ભક્તિના અભિમાનમાં ધર્મ છોડે એ ભક્તિ ભગવાનને ગમતી નથી વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે પાંડવો યુદ્ધ ન કરે તો યાદ રાખજે શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ કરશે ધર્મ ની જીત થાય માટે ભગવાન કપટ અંગત જાય કર્ણ તે રસને બહાર કાઢે છે અને તે સમયે અર્જુનને પ્રભુએ કહ્યું એને મારવે જ્યારે કર્ણ એવું બોલ્યો છે મારા હાથમાં શસ્ત્ર નથી હું એક વાર રથ ને બહાર કાઢું હાથમાં ધનુષ બાંધ લઈને ઉભો રહું પછી તું મને માર અત્યારે તું મને મારે તો એ અધર્મયું અર્જુનને વિચાર પડ્યો છે કે મારું કે શંકા થઈ પ્રભુએ કહ્યું કે શું જુએ છે મારે ભગવાન કર્ણને તે સમય અનેક પ્રશ્નો પૂછે છે આજે તને ધર્મ યાદ આવે છે સભામાં તું એવું બોલ્યો હતો કે હવે દ્રૌપદી સભામાં લઈ આવો પાંડવો હરી ગયા છે દ્રૌપદી દાસી છે એને સભામાં લઈ જાઓ એવું તું બોલ્યો તારો ધર્મ તે સમય ક્યાં ગયો શ્રી કૃષ્ણ કર્ણને પ્રશ્ન પૂછે છે કર્ણ પાસે જવાબ નથી અનેક વીર પુરુષો ભેગા થયા અને એકલા અભિમન્યુને માર્યો જ્યારે કર્ણ તારો ધર્મ ક્યાં ગયો આજે તને ધર્મ સૂજે છે પ્રભુએ અર્જુન ને કહ્યું હું કહું છું એ ધર્મ છે મારે કૌરવોનો વિનાશ થાય એવી ભગવાનની ઈચ્છા છે શ્રી કૃષ્ણ યુદ્ધ કરીને કૌરવોને મારશે વિદુરજી ધૃતરાષ્ટ્ર ને સમજાવે છે અર્ધુ રાજ તું પાંડવોને આપી નહીં તો હવે તારા નો વિનાશ થશે તે સમયે દુર્યોધનના સેવકો ફરતા ફરતા ત્યાં આવેલા આ બધી વાતો સાંભળી અને દુર્યોધનને ખબર આપી છે તમારા પિતાજી સાથે વિદુરજી તમારા વિરુદ્ધમાં બહુ બોલતા પાંડવોના બહુ વખાણ કરતા અને તમારી નિંદા કરતા દુર્યોધને તે સાંભળ્યું દુર્યોધનને ક્રોધ આવ્યો અને તે દુર્યોધને વિદુરજીને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું વિદુરજી સભામાં આવ્યા પછી દુર્યોધન વિદુરજીને ગાળો આપે છે તિરસ્કાર કરે છે મારા ઘરનું અન્ન ખાઈને પાડા જેવું પુષ્ટ થયો છે મારી નિંદા કરે છે હું બોલતો નથી હો આ તો દુર્યોધન આવું બધું બોલે છે મૂર્ખ છે સભામાં નિંદા કરી વિદુરજીનું મન શાંત છે જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે એના મન ઉપર નિંદાની અસર થતી નથી ભક્તિનો અર્થ એ છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે ભગવાન આનંદ સ્વરૂપ છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે એની કોઈ પ્રત્યક્ષમાં નિંદા કરે કે કોઈ પાછળથી નિંદા કરે કોઈ ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે નિંદાની અસર મન ઉપર થશે નહીં નિંદાની અસર જેના મન ઉપર થાય એ સમજે મારી ભક્તિ કાચી છે કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે અને બોલે છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એ નકે નથી કેવળ પાઠ કરવાથી લાભ નથી હું શું બોલું છું અર્થાનુસંધાન સાથે બોલું તમારી કોઈ નિંદા કરે તેથી તમારો વાળ વાગો જવાનો નથી તમારી કોઈ નિંદા કરે તો તમારું જરા પણ નુકસાન નથી તમારી જે નિંદા કરે છે એ દુઃખી થવાનું છે નિંદા કરે એ મહાન પાપ છે નિંદા સહન કરે એ મહાન પુણ્ય છે સભામાં ની નિંદા કરે છે વિદુરજી શાંતિથી સાંભળે છે ભગવાનની માયા વિલક્ષણ છે બધાને ભૂલાવે છે માયાએ જેને ભૂલાવ્યો છે એ શું ન કરે માયાએ જેને ભૂલાવ્યો છે એ શું ન બોલે સભામાં દુર્યોધન ગમે તેવું બોલે છે વિદુરજીના મન ઉપર જરાય અસર થઈ મન શાંત છે જે કમ ખાય છે તે ભગવાનને ગમે છે માનો ગમ ખાતો નથી અને તેથી માલિકને ગમતો નથી ગમ સહન કરો કદાચ તમને એમ થશે કે મારા કથામાં તમે જયારે બોલો છો ત્યારે સાંભળી ત્યારે ઠીક લાગે પણ અહીંથી ઘેર ગયા પછી યાદ જ શું કેટલાક લોકો તો એવા હોય છે એમની ઈચ્છા અનુસાર રસોઈ ન થાય આવે છે આજે બટાકા કરશો ને આજે સુરણ કરે અને ઘેર ગયા જોયું કે બટાકા કરે મેં કહ્યું હતું આવું કેમ કર્યું અરે હૈયું શું કરવા માંગે છે જે મળ્યું છે તે રામ રામ તો ખા ને વાંધો છે હૈયું મારવું માન પાપ છે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જે હૈયું બાળે છે એને ભગવાનનું મંદિર બાળવા જેવું પાપ લાગે તમારા હૃદયમાં નારાયણ છે ગમે તે થાય હૈયું બાળશો નહીં સહન કરો તમે બહુ સુખી થશો આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી અને તેથી દુઃખ વધ્યું છે પ્રાચીન કાળના લોકો બહુ સહન કરતા અને તેથી એમના મન ઉપર દુઃખની અસર બહુ થતી નહોતી સહન શક્તિ વધારે આજકાલ લોકોને સહન થતું નથી છોકરાઓને શિખામણ આપવા માટે માતા પિતા કદાચ બે કડવા શબ્દો કે તો આજકાલના છોકરાઓને પણ સહન થતું પ્રાચીન કાળમાં તો છોકરાઓને મા બાપની ભીખ લાગતી હતી હવે તો બધું જ બદલાયું તે આજકાલના મા બાપોને છોકરાઓની ભીખ લાગી છે છોકરાઓ કઈ કરી બેસે તો શું થાય સહન થતું નથી વહુને શિખામણ આપવા માટે સાસુજી ભાઈ કડવા શબ્દો કદાચ બોલે તો વહુ અહીં ઉભારે જ અને પછી ધણીને સમજાવે છે તમારી માં બહુ ખરાબ છે મને આજે આવું કહ્યું તમારી બદલી કે મુંબઈ થતી હોય તો આપણે બે જણા જઈને રહીશું